ગ્રંથિ ટેવ સ્વભાવમય પોતાના બધા જ દોષો દેખાવા જોઈએ એટલે દોષ કહે આપણે આ ઘર છોડો આ દોષ દેખાયો પછી જ્યારે ત્યારે એને ગયે જ છૂટકો કેટલાક દોષો તો આ ડુંગળીના પળની પેઠે હોય ડુંગળીને આઠ દસ પળ હોય તેમ દોષોને તેટલા પળ હોય કેટલાક દોષોને બે પાંચ તો કેટલાકને સો સો પળ હોય માટે અમે કહ્યું છે કે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું હવે સ્વભાવ એટલે શું જે કોઈને દસ પડવાળી ડુંગળી હોય કોઈને સો પડવાળી ડુંગળી હોય અને કોઈને લાખ પડવાળી હોય મન વચન કાયાની ટેવોનો ફેરફાર ના થાય ટેવોનો વાંધો નથી તેઓનો ફેરફાર નાએ થાય કારણ કે પ્રકૃતિનો ફેરફાર ના થાય પણ સ્વભાવ ઉડી જાય જે ગાંઠથી બીજ પડે છે તે ઉડી જાય જેટલી વખત પ્રતિક્રમણ કરે તેટલા પડ ઉખડે પ્રતિક્રમણ કર્યું એટલે પડ ઉખડે છૂટકો દાદાની હાજરીમાં આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાના એટલે દોષો ધોવાઈ જાય ને ફરી ભૂલ થાય તો ફરીથી પ્રતિક્રમણ કરવાનું છતાં જગતના લોકો કહેશે કે ફરી ફરી એના એ જ કર્મ કરે છે અને ફરી ફરી પ્રતિક્રમણ કરે છે હા એનું નામ જ સંસાર છે